વ્યવહારમાં ન્યાય કયો વ્યવહાર જ બધે મૂંઝવે છે ને વ્યવહારને અને ન્યાયને લાગતું વળગતું નથી લોકો ન્યાય કરવા જાય છે ન્યાયને બોલાવાનો જ ના હોય જે વહુને સાસુ પજવતી હોય તે વ્યવહાર ને જે વહુને સાસુ જમાડ જમાડ કરતી હોય તે વ્યવહાર છે આખો દાડો કેસર ઢોળે એ વ્યવહાર છે અને પજવે એ વ્યવહાર છે જો વ્યવહાર ના હોય તો તો પૂતગલ આવે જ નહીં ને આ વ્યવહાર છે એમાં ન્યાયબાય જોવા જાય તો ઉકેલ જ ના આવે ભગવાન જોડે અગિયાર શિષ્યોનો વ્યવહાર હતો એમાં કોક શિષ્યને કોક દાડો ખોટું લાગી જાય તો એ શિષ્ય આખી રાત ઊંઘે નહીં એમાં ભગવાન શું કરે એમાં ક્યાંય ન્યાય જોવાનો હોય જો વ્યવહારને વ્યવહાર સમજે તો ન્યાય સમજી ગયો પાડોશી અવળું કેમ બોલી ગયા કારણ કે આપણો વ્યવહાર એવો હતો તેથી ને આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે પણ આપણે તો મોક્ષે જવું છે માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું પણ તીર નીકળી ગયું તેનું શું એ વ્યવહારાધીન છે એવી પરંપરા રહે તો વેર વધે ને ના તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ પ્રતિક્રમણ મોક્ષે લઈ જવા માટે નથી પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય ભૂલ જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો એનાથી વેર બંધાય જ નહીં સામાને વેર બાંધવું હોય તો એ ના બંધાય કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ વ્યવહાર નિરૂપાય છે ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો જેને સ્વરૂપ જ્ઞાન ના હોય તેણે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ જ રાખવો હોય તો સામો અવળું બોલ્યો તે જ કરેક્ટ છે એમ જ રાખો પણ મોક્ષે જવું હોય તો એની જોડે પ્રતિક્રમણ કરો નહીં તો વેર બંધાશે